ડોક્ટર નો સવાલ છે તમે ભગવાન નો કયો માર્ગ જણાવો માર્ગ બીજો હતો જ નથી એક જ માર્ગ હોય બીજા બધા અન્ય માર્ગો છે શું છે અન્ય માર્ગ બીજા બધા અહંકારી માર્ગ છે કેવા પણ કલ્પિત માર્ગો છે પણ બધા એમ કરતા કરતા ગોર ગોર ફેરવે છે શું થાય છે લપસી ના પડે શું બગ્યા ડાબડા છોડે તો અંતર જુઓ વાંચેલી ભારી ફેરે રે જગત ફેરવી દાદા એ એની રીત રીત ના હોય રીત બધી ગણિતોમાં હોય અમે તો દાદા અમને શું ખબર અમે તો કોમન માણસો આત્મા જાણેલા પાસે આત્મા જાણો શું કે છે જેને આત્મા જાણ્યો હોય બસ એટલા જાણો જેને આત્મા જાણ્યો હોય ત્યાં જેને આત્મા જાણો સમજે દાદા કે છે એટલે તમારી પાસે આવ્યા છે હા એટલે જાણો ત્યાં આગળ શું થયું